ક્યાંથી કરશો ઓગણીસમાં શ્લોક થી લેવાનું છે ને ગઈકાલે અઢાર શ્લોક સુધી થયું છે ને કાલે અઢાર શ્લોક સુધી થયું હતું ને હા કરો એટલે અઢારમાં શ્લોકમાં જે કહેવામાં આવ્યું ને કે દરેક કલાકમાં આપ રમી રહ્યો છો તે કેવી રીતે એટલે અર્જુને પ્રભુને એવું કીધું કે હવે મને આજના જે વિભૂતિની વિભૂતિ તથા યોગ છે હવે વિસ્તારથી સંક્ષેપમાં તો આપણે કહી દીધા આગળ તમારે વિસ્તાર વિસ્તારથી જાણવા છે એટલે અહીંયા કહી રહ્યા છે શ્રી ભગવાન ઉવાચ હંત તે કથયિષ્યામી દિવ્યા યાત્મ વિભૂતય કુરુ શ્રેષ્ઠ નાસ્યંતો વિતરસ્ય મે હંત શ્લોકાંત હંત હે કુરુ શ્રેષ્ઠ મારી દિવ્ય વિભૂતિઓ મુખ્યતાથી તને કહું છું કારણ કે મારી વિભૂતિઓના વિસ્તારનો અંત નથી વિવેચન અનુકંપા દર્શાવવા હંત કહે છે હે કુરુશ્રેષ્ઠ મારી દિવ્ય વિભૂતિઓ મુખ્યતાથી કહું છું કારણ કે તેના વિસ્તારનો અંત જ નથી વિભૂતિ એટલે વિવિધ રૂપે પોતાના અંશથી પ્રકૃતિમાં આવિર્ભાવ થવો તે સર્વત્ર કોઈ કોઈ અંશથી મારો આવિર્ભાવ થવો તે અને સર્વત્ર કોઈ કોઈ અંશથી મારો આવિર્ભાવ છે જ કારણ કે હું સર્વનો નિયામક છું તેથી સર્વત્ર મારી વિભૂતિ હોવાથી તેના વિસ્તારનો અંત નથી હું મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહું છું અને જે હંત એટલે હણાઈ ગયેલું હણાઈ ગયેલું નહીં આ સંબોધન છે સંસ્કૃત ની અંદર અચ્છા હા આપણે જુદા જુદા છીએ ને એમ હમ હમ અને અહીંયા જે આ ત્રણ રીતે જે કહેવામાં આવ્યું ને કે વિભૂતિ એટલે વિવિધ રૂપે પોતાના અંશથી પ્રકૃતિમાં આવિર્ભાવ થવો તે પછી સર્વત્ર કોઈ કોઈ અંશથી મારો આવિર્ભાવ થવો તે અને સર્વત્ર કોઈ અંશથી મારો આવિર્ભાવ છે જ કારણ કે હું સર્વનો નિયામક છું એટલે આમાં કેવી રીતે બતાવ્યું છે પ્રકૃતિમાં બધા ભૂતો એટલે બધા જીવો છે એના માટેની વાત છે એ તો આગળ આવશે જ્યાં જ્યાં ભગવાન બતાવશે ને એમાં સારું તો આગળ લો હા લઈ લો અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતા સયસ્થિત અહમ આદિશ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ શ્લોકાર્થ હે ગુણાકેશ સર્વભૂતોના અંતકરણમાં રહેલો હું આત્મા છું હું ભૂતોનો આદિ મધ્ય તેમજ અંત પણ છું પ્રારંભ પોતાનો યોગ કરે છે વિવેચન પ્રારંભમાં પોતાનો યોગ કરે છે હે ગુણાકેશ સંબોધનથી એમ સૂચ્યું છે કે હે ગુણાકા એટલે નિદ્રાનો ઈશ થઈને એટલે કે આરસ સજીને ચિંતન કરજે પ્રાણી માત્ર ચિંતકમાં રહેલો આત્મા હું છું શરીરભૂત પૃથ્વી વગેરે ભૂતોનો પણ આત્મા હું છું તેમજ સર્વભૂતોનો આદિ મધ્ય તેમજ અંત પણ હું છું તેથી સર્વના આત્મા તરીકે મારું ચિંતન કરવું અંશ અને અંશીમાં ભેદ નથી એટલે તે જુદા પ્રકારના નથી એવા અભિપ્રાયથી આ કહેલ છે આ શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવત બે બે સોળ તથા બે છ ઓગણચાલીસ ઉપરના સુબોધિનીમાં કરેલું છે તેમજ દસ શેપક અધ્યાય ત્રણ ચૌદ ઉપરના સુબોધિનીમાં પણ કરેલું છે લઉં આગળનો શ્લોક આદિત્ય નામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિ ધન ઘનસુમાન મરીચિર મરુતામ અસ્મિ નક્ષત્રાણામ અહમ શશી શ્લોકાંત આદિત્યોમાં હું વિષ્ણુ છું જ્યોતિઓમાં હું અંશુમાન રવિ છું મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોનો હું ચંદ્ર છું વિવેચન બાર આદિત્યોમાં હું વિષ્ણુ આદિત્ય છું અથવા આદિત્ય એટલે દેવોમાં હું વિષ્ણુ અર્થાત વામન છું એવો કેટલાક અર્થ કરે છે જ્યોતિઓમાં હું કિરણવાળો સૂર્ય છું મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોનો હું ચંદ્ર છું આ શ્લોકથી આરંભીને ભગવાન પોતાની વિભૂતિઓ કહે છે આ અધ્યાયની સમાપ્તિ સુધી વિભૂતિઓનું નિરૂપણ છે એટલે આગળ વિભૂતિઓનું નિરૂપણ આવશે અને આદિત્ય એટલે સૂર્ય વિવેચનમાં કયું છે બાર આદિત્યોમાં હું વિષ્ણુ આદિત્ય છું એવું બતાવ્યું છે સૂર્ય નહીં આદિત્ય છે વિષ્ણુ અચ્છા વિષ્ણુથી બતાવીશું પછી એવું પણ કીધું છે જ્યોતિઓમાં હું અંશુમાન રવિ છું એટલે સૂર્ય એટલે સૂર્ય ને હું કિરણ વાળો સૂર્ય છું એટલે વિરેચન આપીશું ચલો હા લઈ વાંચી જવા બસ આગળનો તો અચ્છા તમારું નથી ના મને ત્રણ જ અચ્છા હલો હલો હા કોણ બોલે છે હલો હું બરોડાથી શીલા બોલું જે જે દનવત પ્રણામ હા બાવીસ ત્રેવીસ તે ચોવીસ લોક શ્લોક મુકેશભાઈના છે પણ હું કરું છું હા કોઈ પણ કરો હા આ શ્લોકથી આરંભી ભગવાન પોતાની વિભૂતિઓ કહે છે આ અધ્યાયની સમાપ્તિ સુધી વિભૂતિઓનું નિરૂપણ કરે છે તો બાવીસમાં શ્લોકમાં આવી ઉત્થાનિકા આવી કે અહીંથી વિભૂતિઓનું નિરૂપણ કરે છે તો આ વીસ અને એકવીસમાં વિભૂતિ જ કહેવાશે ને વીસ અને વીસ અને એકવીસમાં શ્લોકમાં જે નિરૂપણ કર્યું ને એમાં એ વિભૂતિ જ કહેવાશે એટલે એવું લાગે છે કે આ જે આ શ્લોક થી આરંભી એટલે એકવીસ શ્લોક થી આરંભી આવનારા શ્લોક પણ આના પહેલાનો શ્લોક હા वेदानां सामवेदोऽस्मि દેવાનામ अस्मि वासवः इन्द्रियाणां मनस्तास्मि ભૂતાનામ અસ્મિ ચેતના લોકાર્થ વેદોમાં હું સામવેદ છું દેવોમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું અને પ્રાણીઓમાં હું ચેતના છું વિવેચન વેદોમાં હું ગાનાત્મક મધુર રસવાળો સામવેદ છું દેવોમાં હું યજ્ઞ કરનાર સર્વ ક્રિયાઓનો ભોગતા તથા રાજ્ય ભોગતા ઇન્દ્ર છું એકાદશ ઇન્દ્રિયો મધ્યે હું બીજી ઇન્દ્રિયોનું પ્રેરક મન છું પ્રાણીઓમાં હું ચેતના અથવા જ્ઞાન શક્તિ છું એટલે અહીંયા વેદોમાં જ્ઞાનાત્મક મધુર રસ વાળો સામવેદ છું એટલે મને અહીંયા એવું સમજાય છે કે મધુર રસ વાળો સામવેદ એટલે એ વેદમાં સામવેદ વેદમાં પ્રભુના જ ગુણોનું વર્ણન હશે એટલે અહીંયા મધુર રસવાળો સામવેદ કહ્યું છે મને એવું સમજાય છે અને દેવોમાં જે ઇન્દ્ર કહ્યું તો દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રને વધારે પદવી છે એટલે ઇન્દ્રમાં એ વિભૂતિ છે અને એક ઇન્દ્રિયોમાં મન રાજા છે એટલે એ ઇન્દ્રિયોમાં વિભૂ મન વિભૂતિ છે અને પ્રાણીઓમાં ચેતના અને જ્ઞાન શક્તિ એટલે સર્વ પ્રાણીઓમાં જે ચૈતન્ય અને જ્ઞાન શક્તિ છે એમાં એ ભગવાન વિભૂતિ રૂપે બિરાજી રહ્યા છે એવું સમજાય છે જે જે મને આ શ્લોકમાં સામવેદમાં એવું છે કે એની અન્ય વેદોમાં હા સ્વર સાથે એના ગાનની પ્રક્રિયા નથી સામવેદ છે એ મધુર સ્વરોથી એનું ગાન થઈ શકે છે એ એની વિશેષતા છે પ્રભુનું વર્ણન તો રૂપમાં એટલે જેમાં તેમાં જે જેમાં મુખ્ય જે વિશેષતા છે એમાં પ્રભુ વિભૂતિ રૂપે પ્રભુ છે એમ લઉં આગળ હેલો હા તે છે દંડવત પ્રણામ અહીંયા જે વીસમા શ્લોકમાં લખ્યું છે ને શરીર ભૂત પૃથ્વી વગેરે ભૂતોનો પણ આત્મા હું છું તો શરીરભૂતમાં તો કદાચ ચૈતન્ય આવી જાય પણ પૃથ્વી જે લખ્યું છે તો એ જે પંચમહાભૂત છે એ લેવાનું છે હા જળમાં પણ અંતર્યામી રૂપી તો ભગવાન છે એટલે એ એ પંચમહાભૂતમાં પણ આત્મા સ્વરૂપે બિરાજમાન હોય છે એવી રીતે લેવાનું આત્માના બે અર્થ છે આત્મા એટલે એનું સ્વરૂપ અને આત્મા એટલે ચિદંશ તો જે જળ પદાર્થ છે એમાં ચિદંશ રૂપથી નથી અંતર્યામી સ્વરૂપથી તો છે હા લઉં લઈ લો रुद्राणां યક્ષ नृत्येषु વસુનામ वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणाम અહમ શ્લોકાશ રુદ્રોમાં હું શંકર છું યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું વસ્તુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું એકાદશ રુદ્ર મધ્યે હું સર્વને સુખ આપનાર તથા ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ કરનાર શંકર છું યક્ષ અને રાક્ષસોમાં હું વિશેષ કુબેર છું વસ્તુઓમાં હું ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છું પર્વતોમાં હું સુવર્ણમય મેરું છું એટલે રુદ્રોમાં જે અગિયાર રુદ્ર અહીંયા વિવેચનમાં એવું આપ્યું છે કે અગિયાર રુદ્રોમાં જે શંકર છે એમાં હું છું અને સર્વને સુખ આપનાર અને ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ કરનાર એટલે અહીંયા મને એવું સમજાય છે કે શંકર ભગવાન કલ્યાણ કરનારા છે એટલી મને એટલો ખ્યાલ છે જે બીજો આ ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ કરનાર એ નથી ખબર યક્ષ અને રાક્ષસોમાં એ કુબેર છે એટલે યક્ષ અને રાક્ષસોના એ કુબેર છે એના એમાં છે ભગવાન અને વસ્તુઓમાં હું ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છું એટલે અહીંયા વસ્તુઓમાં જે કહ્યું એ વસ્તુ કી નાગ આવે છે એમાં એ સમજવાનું અહીંયા નહીં નહીં જે નિત્ય દેવતાઓ છે એમાં વસુ રુદ્ર અને આદિત્ય આ ત્રણ ગણો છે હા હા તો જેમ અહીંયા આગળ બતાવ્યું ને કે આદિત્યમાં હું વિષ્ણુ છું બાર આદિત્ય છે અગિયાર રુદ્ર છે એ જ રીતે અહીંયા વસુ કયા છે તો એ જેમાં ભીષ્મ પણ વસુ હતા ને એ ગણ દેવતાઓ છે બધા નિત્ય દેવો છે અને પર્વતોમાં હું સુવર્ણમય નેરું છું એટલે પર્વતોમાં એ જે સુવર્ણમય મેરુ છે એ ભગવાન વિભૂતિ સ્વરૂપે છે ત્યાં છે કોઈને કઈ કે લઉં આગળ પૂછશે જેને પૂછવું હશે તમે તમારું <laughs> સારું સારું पुरोदशां च मुख्यं मा विद्यिं पाथ बृहस्पतिम् હેલો હા હા બોલો હા પ્રશ્ન એ છે કે જ્યારે આપણે એમ કહી દઈએ કે બધું શરૂઆત પ્રથમ બન્યું છે એટલે બ્રહ્મ સ્ત્રોત ખલું રીતે બ્રહ્મ આપણે એ ન્યાયના હિસાબે આ એક એક વસ્તુ ગણાવવાની શું જરૂર છે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ એ આપણે એક સમજી લઈએ પછી આ હું છું આ હું છું આ હું છું આટલી બધી આઈટમો જણાવવાની શું જરૂર પડે આટલી આઈટમો જણાવ્યા પછી પણ ઘણી આઈટમો બાકી રહી છે તો આટલી જ કેમ ગણાવી એમ પ્રશ્ન આ છે એટલે મને એવું સમજાય છે કે અહીંયા જે જે જેમાં અમુક હોય એમાં જે જે જેમાં વધારે ઉત્તમતા હોય એ ભગવાન એમનું અહીંયા આગળ મહાત્મય બતાવી રહ્યા છે કે અગિયાર રુદ્રોમાં જે શંકર મહાન છે તો એમાં એ વિભૂતિ રૂપે હું છું મને એવું સમજાય છે પછી અહીંયા આગળ એવું કહ્યું ને કે અંતઃકરણમાં રહેલું આત્મા હું છું એટલે કે દરેક જીવની અંદર જે ચૈતન્ય છે એ પ્રભુ છે એટલે ચૈતન્ય વગર તો કોઈનો જીવ ટકી જ નહીં શકે તો એ ચૈતન્ય મુખ્ય છે તો એમાં એ પ્રભુ છે વિભૂતિ રૂપે એ રીતે મને સમજાય છે બાકી વિશે જે જે સમજાશે એ હજી ગણાય છે સમજાવવા વાળા <laughs> હેલો ઓગણીસમા શ્લોકમાં એટલે અહીંયા આગળ પેલા બેને અલકાબેને જે કર્યું ને એમાં ભગવાને અહીંયા જવાબ આપ્યો કે વિભૂતિ એટલે શું તો વિભૂતિ એટલે વિવિધ રૂપે પોતાના અંશથી પ્રકૃતિમાં આવિર્ભાવ થવો તે પછી એમાં કહ્યું કે સર્વત્ર કોઈ કોઈ અંશથી મારો આવિર્ભાવ છે જ એટલે પંકજભાઈએ કહ્યું એ પ્રમાણે બધું ભગવદ રૂપ જ છે અને કોઈક ના કોઈક અંશથી તો ભગવાન એ રૂપે થયા જ છે પાછા અહીંયા એવું પણ કહી રહ્યા છે કે હું કેમ કે હું સર્વનો નિયામક છું નિયામક છે એટલે એ બધા રૂપે થયા છે તો જ એ બધાના નિયામક હોઈ શકે ને એમ કહ્યું તેથી સર્વત્ર મારી વિભૂતિઓ એટલે બધું જ બધી જગ્યાએ જે કંઈ પણ છે એ ભગવાનની વિભૂતિ રૂપ જ છે જે પ્રકારે હમણાં પંકજભાઈએ કહ્યું એ પ્રમાણે બધું જ બધું જ સર્વમ ખલુ એકદમ બ્રહ્મ એટલે અહીંયા બધું જ ભગવાન જ થયા છે બ્રહ્મ જ થયા છે એ રીતે જોવા જઈએ તો સર્વત્ર મારી વિભૂતિઓ હોવાથી તેના વિસ્તારનો અંત નથી એમ અહીંયા ભગવાન કહી રહ્યા છે તેથી તેથી હું મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહું છું એમ ઓગણીસમાં શ્લોકની અંદર ભગવાને અહીં પહેલેથી સ્પષ્ટતા કરેલી છે એટલે પ્રશ્ન એના ઉપર જ છે એ મુખ્ય મુખ્ય કહું છું એટલું બધું પણ કહેવાની જરૂર શું છે અવતારવામાં ભલો વાત થઈ હા એટલે હા તો એનો જવાબ અહીંયા આગળ શરૂઆતના શ્લોકોમાં મળ્યો કે આ યોગ મારો મારી મારી વિભૂતિઓને જાણવાથી ભગવાનનું મહાત્મ્ય થાય છે અને એના કારણે ભગવાનમાં યોગ થાય છે એમ અહીંયા આગળના શ્લોકમાં બધું કહ્યું ને કે ભક્તિની વૃત્તિ ક્યારે થશે કે જ્યારે મારી વિભૂતિઓને જાણવાથી મારું મહાત્મ્ય થશે ને એના કારણે ભગવાનમાં યોગ થશે એમ આગળના શ્લોકની અંદર બધું સમજાવીને પછી અહીં વિભૂતિ યોગને સારું થયો છે એટલે એવું જરૂરી છે ભગવાન અર્જુનને એવું કીધું કે મને વિસ્તાર થી વિભૂતિ કહો એટલે ભગવાને વિભૂતિ નું તો ખ્યાલ આવી ગયો હતો પણ એની વિસ્તારથી જ્યારે ને પ્રશ્ન થયો ત્યારે ભગવાન એ વિભૂતિઓ કહેવાનું છે સવાલ પૂછ્યો તો જવાબ આપ્યો આપણને પોતાના તરફ હલો તો શું અર્જુનને બી વિભૂતિ જણાવો આપણી ભગવાનની ભગવાનને એ વિભૂતિ થઈ કે જે અર્જુન સમજી નતા શક્યા એ વાતમાં કે વળી વિભૂતિથી એમને સંતુષ્ટિ વિભૂતિ જાણવાની એમ એ ઈચ્છા થઈ એ હજી સમજાતું નથી એટલે વિભૂતિ તરીકે તો અર્જુને જાણી લીધું હતું પણ અર્જુનને જ્યારે ચોખ્ખું કીધું છે કે મને વિસ્તારથી કહો એટલે એનો વિસ્તાર અહીં આગળ આગળ આ અધ્યાયમાં કરેલો છે અર્જુને વિભૂતિ તો જાણી લીધી હતી તો પછી શું જરૂર હતું એટલે આગળ વિભૂતિ તો બતાવી હતી ને આગલા ચારમાં બી અર્જુનને એટલે મહાત્મા બતાવ્યું હતું પણ અર્જુનને વિસ્તારથી જાણવું હતું એવો અર્જુને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને આગળ કહેવાનું ચાલુ કર્યું અર્જુનને પ્રશ્ન ન થયો તો આ વસ્તુ કહેવાની આગળ એ આવત જ ના ને સમજો હું એક સોસાયટી હોય એમાં મારા મેં ઊભી કરું ને એમ કહું કે આ બધા સોસાયટીમાં જેટલા મકાનો છે એ મારા છે હું એમ કહી દઉં પછી કોઈ મને કહે કે બંગલા નંબર એક પણ તમારો છે શું બંગલા નંબર બે પણ તમારો છે શું તો એમ કહીને મને જો ગણતરી કરીને એક એક કરીને બતાવે તો એ કે આ બી તમારો તો હું એમ હું અકડાઈ ના જોઉં યાર મેં તને કહ્યું તો ખરું આખી સોસાયટી મારી છે એમાં જે ત્રીસે ત્રીસ બંગલા છે મારા છે તો તું હવે એક બે ત્રણ ચાર નંબર તને કેમ ગણાવું નહીં આ બંગલા ની વાત નથી અર્જુન ને તો આ વચન સાંભળવાથી તૃપ્તિ થઈ નથી અર્જુન ને સંતોષ થયો નથી એટલે અર્જુન આ પ્રશ્ન કર્યો છે અર્જુન હેલો અઢારમો શ્લોક એટલે જો અર્જુનજીની આપણો આપો છે એવી અવસ્થા અર્જુનજીની હોય તો એ અવસ્થા કેટલી કઈ કક્ષાની ગણાય આપણે સમજી લો આપણે સામાન્ય બી સમજી જાય તો એમ કહું કે ભાઈ આ બધું મારું છે અને પછી તમે એમ કહો કે ના મને એક એક આઈટમ વાઇઝ કહો તો કેવું લાગે હેલો જે જે મને આમાં એવું સમજાય છે કે હેલો હા મને આમાં એવું સમજાય છે કે અર્જુને કૃષ્ણ ભગવાનને એવું કહ્યું કે તમને તમારા સિવાય કોઈ જાણી નથી શકતું એટલે તમે જેટલું તમે તમારી જાતને પ્રગટ કરશો એટલા અંશથી જ અમે તમને જાણી શકીશું એટલે હવે અહીંયા ભગવાન પોતે એમના એક એક એક એક એક એક પેલું નામ લઈ લઈને એમનું અંશ રજૂ કરી રહ્યા છે કે એનેથી સમગ્રતયા તો તો પણ નહીં જાણી શકાય પણ જેટલું જાણી શકાય એટલું અર્જુન જાણી શકશે અને અહીંયા અધ્યાય હલો હા જેજે એટલે અહીંયા મને એવું સમજાય છે કે જે આગળ અર્જુને ભગવાને કહ્યું કે આપ તો પરબ્રહ્મ છો પવિત્ર છો કોઈ મારી લીલાને આ જાણતું નથી આપની વિભૂતિ તો દિવ્ય છે અને સર્વે વ્યાપીને રહેલા છો છતાં પણ મારે કયા કયા પદાર્થમાં આપનું ચિંતન કરવું તો એ આપની વિભૂતિઓ મને વિસ્તારથી કહો એટલે જ્યારે અર્જુનને કોઈ મુખ્ય પદાર્થમાં જ્યાં પ્રભુનો આવિર્ભાવ છે તો કયા પદાર્થમાં મારે આપનું ચિંતન કરવું એ અહીંયા જણાવવાનું કહી રહ્યા છે એટલે પ્રભુ પછી એક એક જેમાં જેમાં મુખ્ય મુખ્ય છે એમની વિભૂતિ એ અહીંયા જણાવી રહ્યા છે એવું સમજાય છે જીજી સારું સમજાયું પણ ફોન જરા દૂર રાખીને બોલો અને એને સ્પીકર મોડમાં નહીં હા ઓર કોઈ એમને પંકજન થયો સંતોષ એટલે ના ના ખાલી ખાલી ના જરૂર હોય તો નહીં હલો હલો હા બોલો એટલે આ અધ્યાય આ અધ્યાયની શરૂઆતમાં ભગવાને કહ્યું ને નવમા અધ્યાયમાં કયું અને ભક્તિ કરવાનો બહુ જ કયો પરંતુ ભગવાનનું સ્વરૂપ જાણ્યા વિના ભક્તિ સંભવતી નથી તેથી ભગવત સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તે માટે ભગવાન પોતાના સ્વરૂપનું તથા વિભૂતિઓનું આ અધ્યાયમાં નિરૂપણ કરે છે એટલે આ વિભૂતિ યોગથી એવું લાગે છે કે હજી સુધી અર્જુનને મનમાં દ્રઢતા થઈ નથી ભગવાનનું સ્વરૂપ એને દ્રઢતાથી સ્વીકાર્યું નથી મહાત્મ્ય એટલે પછી આ પ્રકાર ભગવાને વિચાર્યો એવું લાગે છે અહીંયા આગળ કારણ કે કારણ કે બધું બધું હું જ થયો છું બધું એવું હું જ થયો છું એવું આટલા બધા અધ્યાયમાં કહી ગયા છતાં પણ હજી અર્જુનને સંતોષ નથી થયો એટલે જે જે રૂપે એ થયા છે એમાંના મુખ્ય રૂપો અહીંયા વર્ણવી રહ્યા છે મહાત્મ્યનો વધારે સારી રીતે બોધ થાય એટલા માટે અને બીજું મને એવું લાગે છે કે કદાચ અર્જુનનો જે છે ને હવે કન્ફ્યુઝ થઈ ગયો છે એટલે કદાચ ભગવાને જોયું હશે કે હવે કન્ફ્યુઝ થતો જાય છે અને સંશય એના મનમાં ઘણા બધા સંશયો એક સાથે જન્મ લઈ રહ્યા છે એટલે એની જે બુદ્ધિ છે એ અવસ્થામાં નથી કે જે સામાન્ય એક અવસ્થા હોય એનાથી એ બહુ અલગ અવસ્થામાં જતી રહી છે એટલે કદાચ ભગવાનને બાળકમાં એક નાના બાળકને જે લેવલથી સમજાવે એ લેવલથી સમજાઈ રહ્યા છે અધરવાઇઝ તો બધું સમજાયું અર્જુનજી તો બહુ મહાન એ હતા નરનારાયણનું એ નરનું જે રૂપ હતા તો એમાં આપણે કોઈ સંશય ન હોવો જોઈએ પણ એમની બુદ્ધિની અવસ્થા જે છે એનાથી આપણે કદાચ એ જવાબ મળી જાય કે એમની બુદ્ધિની કદાચ અવસ્થા વિચલિત થઈ ગઈ છે કે સંશયાત્મક થઈ ગઈ છે ત્યારે ભગવાનને આ બધી એક એક આઈટમના નામ ગણાવવા પડે છે એવું કદાચ મને લાગે છે હા હા એવું એવું જ છે એટલે મને પણ એવું જ લાગે છે કે હજી મહાત્મ્યનો બોધ નથી થતો આટલું બધું કયા છતાં પણ એટલે નહીં મહાત્મા તો છે પણ ઘણા બધા એક સાથે બીજા સંશયો કારણ કે માણસ જ્યારે પણ જે પહેલા અધ્યાયનો વિષાદ છે ને વિષાદ જે છે ને એનું આ જનક છે આ બધી અવસ્થાઓ જે છે ને એ તમારે પેલી પૂર્વ ભૂમિકામાં જે કરવાનું છે એમાં મેં કાલે જોયું તો મને એ જોયું કે વિષાદ જે છે ને એ વિષાદથી બધી ઘણી બધી શંકાઓ કુશંકાઓ મનમાં જન્મ લે છે અને એનું જ આ પરિણામ સ્વરૂપ અર્જુનને આ પ્રત્યાઘાતો આવી રહ્યા છે અને ભગવાને જાણી રહ્યા છે કે એની અવસ્થા બિલકુલ બાળકથી પણ હવે નબળી થતી જાય છે એટલે એને ભગવાન એ લેવલે આવીને એ કરે છે બાકી એક સામાન્ય માણસ એમ કહી દે કે ભાઈ હું બધું હું થયો છું પછી તમારે આઈટમના નામ ગણાવો એ ક્યારે એવું બને કે યા તો કોઈ બાળક હોય યા તો એની બુદ્ધિની સ્તર જે છે એ એકદમ એવી કક્ષાએ જતું રહ્યું હોય કે એને આ લેવલથી સમજાવવું પડતું હોય એવું કદાચ હોઈ શકે પણ અહીંયા ખાલી એટલે એકલી એકલી બુદ્ધિની પંકજભાઈ વાત નથી પણ અર્જુન ભક્ત છે તો પછી એને એના બીજનું સ્થાપન કરવા માટે પણ આ વસ્તુ જરૂરી છે એ એ દ્રષ્ટિથી આપણે આ અધ્યાયને જોવો જોઈએ મને એવું લાગે છે કઈ ખાલી એની આપણે એના વ્યાજે જે આપણે જે છે આપણે બધાને સંદેશ મળી જાય એના માટેની બી છે પણ મૂળ તો એને વિષાદમાંથી જે જન્મ લઈ રહી છે એની બુદ્ધિની અવસ્થા વિષાદ ને કારણે એ એ આચ્છાદિત થઈ ગઈ છે શંકાઓથી ને કુશંકાઓથી કે આ ખરેખર ભગવાન હોઈ શકે અને મને મને કંઈ પાપમાં તો નહીં પાડે ને આમના કહેવાથી યુદ્ધ કરી લઈશ તો હું બીજી બધી પાપ મને કેટલા પાપ એને એને જે એની સંશય છે એને ભગવાન સ્વરૂપ ઉપર એ સંશયને કારણે ભગવાન કદાચ આ એક બાળકના લેવલ ઉપર જઈને એને સમજાવી રહ્યા એવું લાગે છે આમાં આની ચર્ચા વધારે કરતા પહેલા શ્લોકને અપવાદ વાંચી લેવો જોઈએ એટલે જે છે અહીંયા પહેલા શ્લોકમાં તો એવું જણાવ્યું છે કે ઉલટાનો આ જે આગળ જે યોગ કયો ને એનાથી તો અર્જુનને જે વ્યામો દશામાં હતો એનાથી તો થોડો એ એનો ઓછો થયો વ્યામો દશા એની એ ઓછો થતો જણાયો એટલે જ હવે આ રહસ્યમય ઉપદેશ કરે છે પહેલા શ્લોકમાં જ આવી ગયો એટલે એવી બુદ્ધિની અવસ્થા હોય એવું મને નથી જણાતું છે જે હે જનાર્દન આપનો યોગ તથા વિભૂતિ પુનઃ વિચારથી કહો કારણ કે અમૃત નું શ્રવણ કરતા મને તૃપ્તિ થતી નથી એટલે હજી ભગવાનના મુખારીન છે અર્જુનને હજી વધારે સાંભળવાની ઈચ્છા છે ભગવાન વિશે એમનું મહાત્મ્ય જાણે છે જાણે છે ફરીથી કહો ફરીથી કહો ભગવાને જે કહ્યું છે એ જાણે છે અને ભગવાને જેટલું કહ્યું છે એનાથી વધારે તો અર્જુન પોતે કહી ચૂક્યા છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવાન પુરુષમ રાક્ષસમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આ તો અર્જુન પોતે ભગવાનને કહી રહ્યા છે કે આપ આવા છો સૌથી પહેલા તો અર્જુને પોતાના પ્રભુ સ્વરૂપના વિષયમાં જે જ્ઞાન છે એની સમજ છે એ ભગવાનના સામે મૂકી છે તે પછી ભગવાનનું પોતાની વિભૂતિ છે એ ભગવાનના મુખથી સાંભળવાની ઈચ્છા થઈ રહી છે એ ઈચ્છાનો મતલબ એ અહીંયા પોતાનું અજ્ઞાન નથી કે કોઈ સંશય પણ નથી પણ પોતે જે શબ્દ વાપર્યા છે કહી રહ્યા છે કે આપનો જે આ અમૃતરૂપ જે વિભૂતિ છે એ આપના મુખથી સાંભળવાની મને ઈચ્છા છે તો આ એક જાતનું ભૂખ લાગી હોય તો તે વખતે આપણે દ્વાસની કર્યા વગર કરવા કર્યા વગર સીધું પેટમાં ઉતારી દઈએ શરૂઆતના કોડિયા પછી આપણને થોડો આધાર મળી જાય પછી ભોજનનો સ્વાદ લેતા લેતા આપણે આરામથી લાંબા સમય સુધી ભોજન કરીએ આ એ જાતનું રસાસ્વાદન લેવા માટેની પ્રક્રિયા છે અને આ અવસ્થા તો અત્યંત અર્જુનની સ્વસ્થતાની અવસ્થા છે હવે અહીંયા સ્વસ્થતા જેવું કંઈ રહ્યું નથી વિષાદના પડછાયા બધા પણ બીજા ત્રીજા અધ્યાય સુધીમાંથી બધા નીકળી ગયા છે હવે કોઈ વિષાદ પણ રહ્યો નથી હવે તો પ્રભુ જે જે વાત આગળ આજ્ઞા કરતા જઈ રહ્યા છે એના પ્રસંગવશ જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે એનું અહીંયા શંકા કરવાના છે કેમ કે નહીં તો આ શબ્દની કોઈ પ્રાસંગિકતા નથી રહી જતી કે આપના જે અમૃત છે એનું શ્રવણ કરતા મને તૃપ્તિ થતી તો સ્વાભાવિક છે કે એમને પ્રભુએ જે પોતાનું મહાત્મ્ય સમજાવ્યું છે એની અંદર એનો એવો ચસ્કો લાગ્યો છે કે હવે વારંવાર એને સાંભળવા માટેની ઈચ્છા કરી રહ્યા છે હલો હા જી જી થઈ ગયું સમાધાન આ તો ખિસ્સામાં ચાવી હતી ને બહાર ચાવી શોધતા હતા એવું હતું નવા આગળ આવે હા એક મિનિટ અહીંયાથી કંઈક પૂછી રહ્યા છે એકાદશ શું એટલે આપણે એટલે ભાષાકરણી માનવી બ્રહ્મ રુદ્ર તનકા વૈષ્ણવા ક્ષિતિપાવના અત કલૌ ભવિષ્યંતિ વૈષ્ણવા કલિકાલમાં ચાર વૈષ્ણવ સંપ્રદાય થશે એના મૂળ આચાર્ય શ્રી બ્રહ્મરુદ્ર અને સનક રુદ્ર સંપ્રદાય છે વલ્લભ સંપ્રદાય કહેવાય છે શાસ્ત્રમાં જે રીતે નિરૂપણ પ્રથમ શાસ્ત્ર છે વૈષ્ણવાનામ યથા શંભુ એમ આગળ જઈને ભગવાન કહે છે વૈષ્ણવમાં મહાદેવજીનું છે મારી વિભૂતિ છે ઉપદેશક પણ છે પાર્વતીજીના અને મહાદેવજી નો સંવાદ દત્રાસુરના ચિત્રકેતુ ગંધર્વના પ્રસંગમાં પ્રસિદ્ધ છે ચિત્રકૃતે મજાક ઉડાવી પાર્વતીજીએ શાપ આપ્યો મહાદેવજીએ પાર્વતીજીને સમજાવ્યું કે તમને જેને શાપ આપ્યો છે એના સ્વરૂપને તમે જાણતા નથી તમે પોતે મારા બલથી અહંકારમાં હશો કે હું મેં શાપ આપી દીધો પણ ચિત્રકેતુ ભગવાનનો ભક્ત છે એ તમને સામે શાપ આપી શકે છે પણ મહાનતા એની એ છે કે ભક્ત હોવાને કારણે તમને શાપ નથી આપી રહ્યો અને એણે તમારો શાપ પ્રભુને લીલા માનીને સ્વીકારી દીધો છે આ બોધ મહાદેવજીએ જ પાર્વતીજીને કર્યો છે આ ભક્તિનો સ્વબોધ છે એક દેવ બધા દેવો ભક્ત જ છે ને બધા દેવો ભગવાનના ભક્ત જ છે સેવકત્વ છે ભક્તત્વ છે એ આપણા જેવું નથી પ્રભુને પધરાવીને આપણે એમને જમના જળમાં કેસર ગોળી શ્યામ સ્નાન કરાવું શ્યામ એવું નથી પણ એ પ્રભુએ એમને જે કામ સોંપ્યું છે સૃષ્ટિ નિયમનનું વગેરે એક કામ નું એ પોતે પાલન કરી રહ્યા છે એ અસમાજની સેવા છે એ લોકોને એટલું બોધ છે પણ કે અમે ભગવાનની નું પાલન કરીએ છીએ વાર્તા મૂકી આવે છે મહાદેવજી સંતા છોકરા હા આગળનો હા જોજે પુરો દશામ ચ મુખ્યમ મામ વિદ્રીમ પાથ બૃહસ્પતિ સેનાની નામ અહમ સ્કંદ સરસામ અસ્મિ સાગર લોકાસ એ પાઠ પુરોહિતે પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાન સેનાધિપતિઓમાં હું સ્કંદ છું અને જલાશયોમાં હું સાગર છું વિવેચન હે પાઠ પુરોહિતોમાં મુખ્ય દેવોના પુરોહિત બૃહસ્પતિ હું છું સેનાધિપતિઓમાં હું દેવોનો સેનાધિપતિ સ્કંદ છું અને સ્થિર જલાશયોમાં હું રત્નાકર સાગર છું એટલે અહીંયા દેવોના જે પુરોહિત હોય એમાં બૃહસ્પતિ ભગવાન છે પછી દેવોના જે સેનાધિપતિ કાર્તિક સ્વામી છે એ પણ પ્રભુ છે અને સ્થિર જલાશયોમાં જે સાગર રત્નાકર જેવા છે એ પણ પ્રભુ છે વિભૂતિ હા વિભૂતિ સ્વરૂપે પ્રભુ છે महिषीणां भृ भृगुरहं गिराम् अस्म्येकम् अक्षरं यज्ञानां जप યજ્ઞોસ્મિ સ્થાવરાનામ હિમાલય મહર્ષિઓમાં હું ભૃગુ છું વચનોમાં હું એકાક્ષર છું યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું અને સ્થાવરોમાં હું હિમાલય છું તો જે જે અહીંયા પર્વતોમાં હું સુવર્ણમય મેરું છું અને સ્થાવરોમાં હું હિમાલય છું તો એ બેને અલગ કઈ રીતે સમજવાનું મેરુભૂશિખરણામહમ ત્યાં એ રીતે એની તુલના કરી છે અને અહીંયા સ્થાવરમાં કહ્યું છે એટલે શિખરનો મતલબ તાત્પર્ય એવું લાગે છે કે જેની ઊંચાઈ વધારે છે તે અને સ્થાવરની અંદર જે પાર્થિવ પદાર્થો છે એમાં એનું વોલ્યુમ કે વિશાળતા જે વધારે છે તે અર્થમાં લીધું હોય તેવું જણાય છે અત્યારે હા હા જોજો મહર્ષિઓમાં વિવેચન મહર્ષિઓમાં હું ભક્તિ કયા દેવની કરવી તેનો નિર્ધાર કરનાર ભૃગુ છું વચન અથવા અક્ષરોમાં સર્વ અક્ષરોનું બીજ પ્રણવ રૂપ ઓમકાર છું યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું અને સ્થાવરોમાં હું હિમાલય પર્વત છું અસ્વસ્થ સર્વવૃક્ષાના દેવર્ષિના ચ નારદ ગંધર્વાનામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ સર્વયજ્ઞ વૃક્ષોમાં હું અસ્વસ્થ છું દેવર્ષિઓમાં હું નારદ છું ગંધર્વોમાં હું ચિત્રરથ છું સિદ્ધોમાં હું કપિલ મુનિ છું વિવેચન સર્વ વૃક્ષોમાં હું વૈષ્ણવ સ્વરૂપ પૂજ્ય અસ્વસ્થ અથવા પીપળો છું દેવર્ષિઓમાં હું મહાભાગવત નારદ છું ગંધર્વોમાં હું ચિત્રરથ છું અને સિદ્ધોમાં હું ભગવદ અવતાર અને સાંખ્ય તત્વના વક્તા કપિલ મુનિ છું હલો પચીસમાં શ્લોકમાં વિવેચનમાં જે પહેલી લીધી છે ને મહર્ષિઓમાં હું ભક્તિ કયા દેવની કરવી તેનો નિર્ધાર કરનાર ભોગું છું એ એ પ્રસંગ કે એ મને નથી ખબર તમને ખબર હોય તો જરા કહેજો ને મહર્ષિઓમાં મને નથી ખબર ભૃગુ ઋષિ બધા ભેગા થઈને કોણ મોટો દેવ છે એની ચર્ચા કરી પછી ભૃગુ ઋષિ ગયા અને ભગવાન કોડ્યા હતા એમની છાતી પર લાત મારી ભગવાન કહ્યું મારી કઠોર છાતીથી આપના કોમલ પગ છે એમને પરિશ્રમ થયો છે તો હું માફી માંગુ છું એમ કરીને એમના પગ એને પ્રસન્ન રહ્યા એ ભૃગુ ઋષિ ઘણી બધી મર્યાદા માર્ગની અનુસાર કૃષ્ણ મૂર્તિઓ હોય એમાં વક્ષસ્થળ ઉપર પ્રભુચિહ્ન હોય છે ચરણ આજકાલ પહેલા આજકાલ હવે વૃંદાવનમાં જેટલા પણ પડે છે એમાં મોટી ભાગની પ્રભુચિહ્ન વાળી કૃષ્ણ મૂર્તિ હોય છે બસ ઉચ્ચે પ્રવસમ અશ્વાનામ વિદ્ધિમ મામ અમૃતો ધ્વમ ઐરાવતમ ગજેન્દ્રાનામ નરાનામ અશ્વમાં મને અમૃત સાથે ઉત્પન્ન થયેલો ઉચ્ચે પ્રવાહ ગજેન્દ્રોમાં ઐરાવત અને માનસોમાં રાજા જાન અશ્વમાં હું અમૃત સાથે ઉત્પન્ન થયેલો સાત મુખ વાળો અગ્નિ સ્વરૂપ ઉચ્ચે પ્રવાહ છું ઉત્તમ હાથીઓમાં હું ઐરાવત છું અને માનસોમાં હું રાજા છું હજુ જે અહિયાં સંપન્ન થયા શ્લોક મારા હા જીજે આગળ અલકાબેન ના છે હું લઉં છું જીજી આયુધાનામ અહમ વ્રજમ જેનું નામ અસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પ સર્પાણામ અસ્મિ વાસુકી આયુધોમાં હું વજ્ર છું ધેનુઓમાં હું કામધેનુ છું કામોમાં હું પ્રજા ઉત્પન્ન કરનાર કામ છું સર્પોમાં હું વાસુકી છું વિવેચન શસ્ત્રોમાં હું વજ્ર છું ગાયોમાં હું કામ ધેનુ છું કામો કામોમાં ભગવદીય પ્રજાની ઉત્પત્તિના હેતુરૂપ કામ હું છું સર્પોમાં હું વાસુકી છું સર્પો એક મુખવાળા હોય છે એટલે શસ્ત્રોમાં મુખ્ય વજ્ર છે એ ભગવાન વિભૂતિ રૂપે છે ગાયોમાં એટલે જે કામધેનુ ગાય છે એ ઉત્તમ મનાયેલી છે કામોમાં ભગવદીય પ્રજાની ઉત્પત્તિના હેતુરૂપ એટલે જે ભગવદીય છે એના સંતાનની ઉત્પત્તિનું કારણ પણ અહીંયા વિભૂતિ રૂપે પ્રભુત છે અને સર્પોમાં વાસુકી છે સર્પો એક મુખવાળા હોય છે જે એ અહીંયા જણાવવાનું આશય ના સમજાયો ચાકડા આવશે નાગ વાગ બીજા આવતા હશે ને એટલે એનાથી એની પ્રજાનું ભેદ કરવા માટે વાસુકીનું આગળ આવશે જી નાગા નામ વરુણો યાદ સામ અહમ પિતૃણામ અર્યમા ચાસ્મી યમ સંયમતામ અહમ નાગોમાં હું અનંત છું જલચરોમાં હું વરુણ છું પિતૃઓમાં હું અર્યમાં છું અને સંયમ કરનારમાં હું યમ છું વિવેચન ઘણા મુખવાળા નાગોમાં હું અનંત અર્થાત શેષ છું જલચરોમાં હું તેઓનો અધિષ્ઠાતા વરુણ છું પિતૃઓમાં હું શ્રદ્ધ અન્નનો ભોગ કરનાર અર્યમાં છું અને સંયમ કરનારમાં હું યમ છું અહીંયા નાગોમાં ઉત્તમ શેષને કયા જે જલના અધિદેવ છે વરુણ એ અહીંયા અધિષ્ઠાતા રૂપે કયા પિતૃઓમાં અર્યમાને અને સંયમ કરનારમાં યમ તો જે જે આ સંયમ કરનારમાં યમ છું એ કયા અર્થમાં યમ એ યમ રાજાની વાત છે જે જે તો પછી સંયમ કરનાર એને એવું કઈ રીતે કહ્યું જે ના સમજાય એ તો આપણે મળશું ત્યારે ખબર પડી જશે <laughs> યમરાજા કેમ કરે છે જી જી પ્રહલાદા પ્રહલાદસ્મી દૈત્યાનામ કાલહ કલયતામ અહમ મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષીણામ દૈત્યોમાં હું પ્રહલાદ છું ગણનારાઓમાં હું કાલ છું પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં ગરુડ છું દૈત્યોમાં હું મહાભાગવત દૈત્ય કુલનો ઉદ્ધાર કરનાર પ્રહલાદ છું પ્રાણીઓના આયુષ્ય વગેરેની ગણના કરનાર સંવત્સર વગેરેમાં હું કાલ છું પશુઓમાં હું તેઓનો રાજા સિંહ છું અને પક્ષીઓમાં હું તેઓનો રાજા ગરુડ છું અહીંયા દૈત્યોમાં જે ઉત્તમ ભક્ત પ્રહલાદને બતાવ્યા એ રીતે અહીંયા વિભૂતિ રૂપે પ્રહલાદને કહ્યા આયુષ્યની જે ગણના સંવત્સર પરિવત્સર જે કાલ છે એમાં એ કાલ પણ વિભૂતિ રૂપે ભગવાન છે પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં રાજા ગરુડને કહ્યા છે અહીં શ્લોક સંપન્ન થયો છે એટલે હવે જે જે નીતાનો છે બરોડા થી હા પ્રણામ જીજે પવન પવતામ અશ્મિ રામ શસ્ત્ર ભૃતામ અહમ दशाणां मकरश्चास्मि સ્તોત્રસામ અશ્મિ જાનવી શુદ્ધિ કરનારમાં હું પવન છું શસ્ત્રધારીઓ મત્સ્યો શુદ્ધિ કરનાર પદાર્થોમાં હું પવન છું શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું દશરથનો પુત્ર રામ છું અથવા શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું જમદગ્નિનો પુત્ર પરશુરામ છું મત્સ્યોમાં હું મકર છું વહેતા જલમાં હું ભગવત ભગવત પાદો એનું વર્ણન છે જે વિશેષ કઈ હોય તો આપ જણાવશો તું જે ફોન થી જોડાય છે ને અહીંયા અમને વચ્ચે વચ્ચે અવાજ કપાઈને આવે છે હવે આવે છે અવાજ આવે તો ઘણી વખત છે પણ વચ્ચે કંઈક ટક ટક ટક ટક ને એવું જાય છે સારું પણ ભગવાને સ્પીકર પણ બંધ કરી દીધું છે જે હા બીજા કોઈને છે આમાં કઈ એમાં આપણે શુદ્ધિ કરનાર પવન છે એટલે કેવી આ શુદ્ધિ કરનાર પવન કેવી રીતે છે શુદ્ધિ કરનાર પવન અત્યારે જે કઈ બધા જે આ પવનથી આપણે એમ કહીએ છીએ કે શુદ્ધિ આપણી પવનથી શુદ્ધિ છે એમ જે આ વાયુ જેને કહીએ છીએ ને પંચમહાભૂતમાં એ પવનરૂપ ભગવાનનું સ્વરૂપ છે કે જેનાથી આપણે શુદ્ધ બહારના વાતાવરણમાં નીકળીએ છીએ તો આપણે એમ કહીએ ને કે ભાઈ આમ અડક એટલે એમ કોઈને અડકવાથી આપણે સ્પર્શાસ્પર્શનો દોષ છે પણ જે પવનથી જે શુદ્ધિ છે એ કુદરતી છે એમ એ મને એવું સમજાય છે તો એવું મને ધ્યાન છે કે મમ્મી એવું કંઈક અમને કહેતા હતા કે એટલે તાપમાં તાપથી જે શુદ્ધિ થાય એ પછી બીજી શુદ્ધિની જરૂર ના પડે તાપ અને પવન તો જુદી વસ્તુ છે તો એ બધા તત્વો તો એ જ છે ને મહાભૂત એમાં જ આવશે ને જેને કુદરતી જે છે આમ જો તો બધું સ્પર્શાસ્પર્શ થી બધું તો છે અશુદ્ધિ અશુદ્ધિ પણ જે મેઇન તત્વો થી શુદ્ધિ એટલે મેઇન તત્વ છે એમાં તો એને એનાથી પછી કોઈ દોષ નથી લાગતો એમ સ્પર્શાસ્પર્શ નો મને નથી ખબર છે કઈ વિશેષ હોય તો આપ કેજો જે તો જે જે આ બીજી કઈ ખબર નથી જે તો શું કરીએ ના કઈ તો એવું નથી સારું ચાલ લઉં છું જે આગળ લઉં આપાજી કલ્પેશભાઈ નો પ્રશ્ન સમાધાન થયું સાફ કરી દો ને વિવિધ વિવિધ અવાજો આવે છે કાલ્ય મોહન આવવાની જરૂર નહીં હવે શું કરશો ચૂપ જ થઈ ગઈ હેલો હોય તો પંખો ઉપર ચાલે મારો અવાજ સંભળાય છે ને અમારો પણ સંભળાય છે ને આપનો આપનો તો સંભળાય છે જીજી ઓછો ધીમો સંભળાય છે પણ હવે આ એક રહ્યું ને લવ જીજી આના વગર આગળ કેમ બધા પવન શું છે પવન પવતામ પવતામ કરનારાઓમાં પવન છે તો એ વાત તો સાચી છે પવનથી શુદ્ધિ તો થાય છે પણ આપણે શિયાળામાં શુદ્ધિ થવા માટે પવનને સારો લઈ શકીએ સામાન્ય રીતે જે વસ્તુ શુદ્ધ કરવાની છે એ વસ્તુની વિકૃતિના અનુસાર શુદ્ધિના સંસ્કાર છે જેમ કોઈ વસ્તુ માંજવાથી થાય કોઈ છોલવાથી થાય કોઈ બાળવાથી થાય દબાવવાથી થાય કોઈને સુવર્ણ નો સ્પર્શ કરવાથી કોઈનું બંધના જલથી પ્રોક્ષણ કરવાથી થાય કોઈના શુદ્ધિ છે એ કેવલ બ્રાહ્મણના વચન માત્રથી થઈ જાય કે ગાયનું ઊંચડું ફેરાવી દેવાથી થઈ જાય એમ શુદ્ધિના ઘણા બધા પ્રકારો છે એના અંતર્ગત એક પ્રકાર આ પણ છે કોઈ વસ્તુ છે અમુક કાલ સુધી એનો બીજો સ્પર્શ કર્યા વગર એને ખુલ્લી હવામાં રાખી તો એ શુદ્ધ થઈ જાય એને સામાન્ય રીતે વરસાદના દિવસે પૂરા થાય વસ્ત્ર વગેરેમાં ભેજ લાગી જાય તો આપણે આમ એને તડકે દેખાડતા હોઈએ ખુલ્લામાં મૂકતા હોઈએ અનાજને એ રીતે આપણે ખુલ્લામાં મૂકતા હોઈએ તે જ રીતે ઘણા બધા વાહન વગેરે છે એના સંબંધમાં પણ આ વિધાન છે કે ભાઈ એ સદા શુદ્ધ છે એને અશુદ્ધિ થતી નથી હવે જે હોડી છે નાવ નાવની સામાન્ય રીતે એની જે નિર્માણની પ્રક્રિયા છે એમાં જે પદાર્થથી બને છે એની જલથી શુદ્ધિ થઈ શકે ને જલાવી તો શકાય નહીં હવે લાકડાની વસ્તુ છે એને જલ્દી શુદ્ધિ થઈ જાય પણ જેનો ઉપયોગ જ આપણે પાણીથી બચવા માટે કરતા હોઈએ એને ફરી પાછો તમે જલ્દી કરો તો એ ઉપયોગ યોગ્ય ન રહી જાય એટલે એ વાયુથી જ એની શુદ્ધિ થઈ ગઈ માની લો વાહન ને કોઈ પણ જાતના વાહન છે સદા કરવો શુદ્ધ પવિત્ર માન્યા છે એ જ રીતે પશુ આપણા પાલતુ પશુ હોય એને જલવગરથી સ્નાન કરાવી શકાય પણ ગધેડો છે કે ઘોડો છે ધૂળની અંદર આડો કહેતો શુદ્ધ થઈ ગયો વગેરે જે પશુઓ છે એમને પણ તાનાતીની આવશ્યકતા નથી હોતી એ આ રીતે શુદ્ધ થયા છે એ દ્રષ્ટિથી અહીંયા એને સમજવું જોઈએ હા લઈ હા હા જે જે આમાં બીજી એક વાત મને હમણાં યાદ આવી કે જે ભાગવતજીના અંતમાં જે કલકી અવતારનું જે વર્ણન આવે છે ને એમાં પણ આ જ વાત કહેવામાં આવી છે કે યુગ આખો એ શુદ્ધિ થશે એનાથી હવાથી શુદ્ધિ થશે આખા યુગની અને કલયુગમાંથી સતયુગમાં પરિવર્તિત થશે યુગ આખો એટલે ભગવાનનો સંસર્ગ થશે વાયુથી અને વાયુથી આખા સમગ્ર બ્રહ્માંડની અંદર જે જે કલયુગ જે છે એ નાશ પામશે અને એ છે આપણા શું કહેવાય યુગ બદલાશે પરિવર્તિત થશે એવું આવે છે ભાગવતજીમાં પણ હલો એનો સંદર્ભ તો આપણે સમજવો પડે એ કઈ રીતે સાફ કરે છે અત્યારે તો સમજવાના તો વાત આવી એટલે થોડું ધ્યાનમાં આવ્યું બરોબર છે અને જે જે મત્સ્યોમાં હું મકર છું મકર એટલે મકર માછલીનું નામ છે દીદી દીદી મારો અવાજ સંભળે જે મત્સ્યોમાં હું મકર છું એનો મિનિંગ એટલે માછલું માછલું જ ને એટલે મકર નામનું શું છે મેઇન માછલું છે જે એવું કઈ છે જે જલચરો છે એની અંદર હું માછલું છું ગુજરાતીમાં એનું અપકરણ છે ચક કે બરાબર મગર કહીએ છીએ મગર નથી આ અહીંયા ટ્રાન્સલેશન મગર લખેલું છે મગર ની મકર લઈ મકર છે મકર મકર ઉપર મગર ઉપયોગ થાય છે બંને અર્થમાં પણ અહિયાં એમનો મસ્તીના હેલો જે આમાં જે હું પિતૃઓમાં હું શ્રાદ્ધાનંદનો શ્રાદ્ધ અન્નનો ભોગ કરનાર અર્યમાં છું તો એ કોઈ દેવ છે કે આપણે તો નોર્મલી કાગવાસ એવું જ કરતા હોઈએ છીએ શ્રાદ્ધ શ્રાદ્ધનો ભોગ કરનાર અચ્છા અને આજે આપણે નિત્ય દેવતા કહ્યું તો નિત્ય દેવતામાં વસુ આદિત્ય રુદ્રો કીધા તો એ નિત્ય દેવતા એ શું કરતા હોય છે આપણે તો અહીં દેવતાઓમાં ખાલી વરુણ ને અગ્નિ ને એવા દેવતાઓ ખબર છે પણ વસુ અને આદિત્ય ને એ એ શું કાર્ય કરતા હોય છે અગ્નિ વગેરે છે નવ આગળ જજો એક કરી લો બેલાબેન નું પેલા સમાધાન કરી તમારા ના જેથી ના સંભળાયું જ નહીં કઈ બીજો અવાજ આવ્યો ને તો કશું સંભળાયું નહીં ડિસ્ટર્બન્સ થોડું વધારે છે જો રુદ્ર અગિયાર છે નામ લખો આવતું નથી મન્યુ પછી મનુ મહીનત મહાન શિવ ઋતધ્વજ ઉગ્રવેતા અવ કાલ વામદેવ અને ધૃતવ્રત આ એકાદશ રુદ્ર પછી બાર આદિત્ય એમાં ધાતા પછી હમણાં આવ્યા અરેમા મિત્ર વરુણ ઇન્દ્ર વિવસ્વાન ત્વષ્ટા વિષ્ણુ અંશુ અગ ઉષા અને પરજય આ બધા આદિત્ય અદિતિના પુત્રો આઠ વસુ હોય છે જે દક્ષ પ્રજાપતિની કન્યાથી જન્મ્યા તે એમાં દ્રોણ પ્રાણ ધ્રુવ અર્ક અગ્નિ દોષ વસુ અને વિભાવસુ તો આ એકાદશ રુદ્ર દ્વાદશ આદિત્ય અને અષ્ટ વસુ અને ઇન્દ્ર અને પ્રજાપતિ આટલા ભેગા થઈને તેત્રીસ નિત્ય દેવો થાય ઠીક છે ઠીક છે કોઈ બધી બચ્યું નથી ક્યાં ગયા બેલાબેન હેલો હા જે જે હું એવું પૂછતી હતી કે નિત્ય દેવતા અને જે દેવતાઓ આપણે કહીએ છીએ એ આમ તો એક જ કે આમાં કારણ કે આદિત્ય આવી ગયું તો આપણે સૂર્યનારાયણના આદિત્ય કહીએ છીએ ને એનું જ એક નામ મિત્ર પણ કહીએ છીએ તો એ બધા એ દેવતાઓ અને આ દેવતાઓ એ જે નિત્ય દેવતાઓ છે એ એક જ કાર્ય કરે છે કે એ અલગ છે એમ એવું પૂછતી હતી કાર્ય અલગ અલગ આ નીતિ દેવતાઓમાં ભલે આદિત્ય આ સૂર્ય આવી જાય છે પણ એ તો એક આદિત્ય થાય બીજા બધા તો રહે હા હા જી જી લઉં છું હવે આગળ હલો હા લે ભાઈ હા હા હા સર્ગાણામ આદિ આદિર અંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદવ પ્રવદતામ અહમ શ્લોકાર્થ હે અર્જુન સૃષ્ટિઓના આદિ અંત તથા મધ્ય પણ હું છું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને વાદ કરનારાઓના વાદ હું છું વિવેચન પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ત્રણેય સૃષ્ટિનો આદિ અંત અને મધ્ય હું છું વિદ્યાઓમાં તત્વનો નિર્ધાર કરનારી અધ્યાત્મ વિદ્યા અને વાદ કરનારાઓનો તત્વના સ્વરૂપના નિર્ણયાત્મક વાદ હું છું અહીંયા સૃષ્ટિ જે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા એ દરેક સૃષ્ટિની શરૂઆત એનું મધ્યમાં એટલે કે એનું એનું પોષણ કરનાર અને એની અંત પણ હું જ છું એમ ભગવાન કહી રહ્યા છે અને વિદ્યાઓમાં તત્વનો નિર્ધાર કરનારી કે તત્વ કોણ છે એવી અધ્યાત્મ વિદ્યા કોણ છે તો કે એ પણ ભગવાન છે અને વાત કરનારાઓના તત્વના સ્વરૂપના નિર્ણયાત્મક વાદ હું છું તો નિર્ણયાત્મક થી જે શું કહી રહ્યા છે એટલે કે ભાઈ આટલો વાદ થાય એમાં જે અંતમાં સારરૂપ જે નીકળે કે ભાઈ આ બધું બ્રહ્મ જ છે એ નિર્ણયાત્મક વાદ એ બ્રહ્મને જ અહીંયા વાત કરી રહ્યા છે દીદી નહીં આ ન્યાયશાસ્ત્ર નો વિષય છે એમાં ચર્ચાઓ કેટલા પ્રકારે થઈ શકે અથવા કરવામાં આવતી હોય છે એ ચર્ચાના સ્વરૂપ પ્રમાણે એના નામ આપેલા છે જેમ મેં બહુ પ્રસિદ્ધ છે વિતંડા તમે વિતંડા કરો છો આપણે કંઈ પૂછીએ અને સરખો જવાબ ના આપે ઉટપટાંગ વાતો કરતા તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે વિતંડા તો એ ચર્ચાનો એક પ્રકાર છે એટલે કોઈ વ્યક્તિ સામેવાળાના મતમાં દોષ કેવલ બતાવે પણ પોતાનો મત ન સ્પષ્ટ કરે એ એક પ્રકારનો વાત બીજો એ કે બીજાના અંદર દોષ ન બતાવે કેવલ પોતાની જ વાતો આંખે રાખે એ એક બીજો પ્રકાર છે અને એક બંને પક્ષમાં જે કંઈ પણ ગુણદોષ છે એનું ચિંતન કરીને એનો નિચોડ લાવે એનો સાર શું છે આ ત્રીજા પ્રકાર છે તો જલ્પ વાદ અને વિતરણતા એ જ રીતે છલ વગેરે એ બધા પણ છે તર્કના પ્રકારો જાતિ છે નિગ્રસ્તાનો છે હિત્વાભાસ છે એમાં વાદ પ્રકારની જે ચર્ચા છે એ ચર્ચા એને કહેવાય છે જે કોઈ નિર્ણય ઉપર પહોંચવા માટે સ્વસ્થ ચિત્તથી નિષ્કપટ ભાવથી કરવામાં આવતું હોય છે અહીંયા તો તત્વના નું કહ્યું છે અને તત્વના સ્વરૂપના નિર્ણયાત્મક માખણ છાશ વલો માખણ નીકળે તત્વ હું તમે વલો છો એમાંથી જે નીકળશે એનો છે દવા આગળ હવે છે એટલે તારા શ્લોક કેટલા સુધી છે બસ આ એક જ છે તો લઈ અકારો અશ્મિ દ્વંદ્વ શામસિકસ્ય ચ કાલો ધાતા અહમ વિશ્વતો મુખ અક્ષરોમાં હું અકાર છું સમાસોમાં હું દ્વંદ્વ છું હું જ અક્ષય કાલ છું સર્વત્ર મુખ વાળો ધાતા હું છું વિવેચન અક્ષરોમાં હું વાસુદેવ વાચક અ છું શ્રુતિ પણ કહે છે કે અકાશ સર્વવાણી છે સમાસોમાં ઉભય પદનું જેમાં પ્રાધાન્ય છે તેવો દ્વંદ્વ સમાસ હું છું દ્વંદ્વ દ્વંદ્વ સિવાયના સમાસોમાં એક જ પદનું જ પ્રાધાન્ય હોય છે પરંતુ દ્વંદ્વ સમાસમાં ઉભય પદનું પ્રાધાન્ય હોય છે પ્રવાહરૂપ અક્ષય કાલ પણ હું જ છું સર્વત્ર મુખ વાળો સૃષ્ટિ ઉત્પન્ન કરનાર ધાતા એટલે બ્રહ્મા પણ હું છું અક્ષરોમાં વાસુદેવ વાચક એટલે આમ મને જે સમજાય છે એ પ્રમાણે કહું છું કે અથી દરેક એટલે કોઈ પણ શબ્દ એવો નથી કે જેમાં અ ના હોય એમ એટલે અ શબ્દ કોણ છે તો એ ભગવાન પોતે કહી રહ્યા છે અને સમાસ તરીકે બીજા સમાસોમાં અલગ અલગ પદ થઈ જાય દંડો સમાસ એવો છે કે જેમાં બંને જોડકા પદ જેવા હોય ને બંને પદનું મહત્વ હોય છે સરખું જ અને પ્રવાહરૂપ અક્ષય પણ અક્ષય કાલ પણ એટલે કે પ્રવાહ એટલે વહેવું એમ તો એ વહેતું જે કાલ છે સતત ચાલી જ રહ્યો છે એ પણ હું છું અને બ્રહ્માજી એટલે કે સર્વત્ર મુખવાળા બ્રહ્માના એવી રીતના મુખ છે તો એ પણ એટલે કે જે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એ બ્રહ્મા પણ હું જ છું એમ ભગવાન એને કહી રહ્યો છે અકાર વગરના તો ઘણા બધા શબ્દો હોય તો છે સ્ત્રીમાં અકાર છે સ્ત્રીમાં છે ને જોડાયેલો શબ્દ છે ત હલ છે ને પણ એની સાથે બીજો શબ્દ તો જોડાયો જ છે પછી બધા જોડાઈને પછી ઈ ઈ થાય તારે જ સ્ત્રી એમ બોલાય છે ને ઈ આવી ના આવ્યો તો ઈ આવી એટલે આવવો જોઈએ હેલો હા કોણ અહીંયા શિલા બોલું છું કે પ્રણામ અહીંયા જે છેલ્લી લાઈન માં કહ્યું ને કે સર્વત્ર મુખવાળો સૃષ્ટિ ઉત્પન્ન કરનાર જાતા એટલે બ્રહ્મા પણ હું છું તો અહિયાં બ્રહ્માજી ને સર્વત્ર મુખવાળા સૃષ્ટિ ઉત્પન્ન કરનાર એવું કેવી રીતે શું સમજવાનું એમાં એ જ સમજવાનું ચારે બાજુ મુખ છે ને બ્રહ્માના ચાર મોઢાવાળા છે બ્રહ્માની ચતુર્મુખ બ્રહ્મા એટલે સરસ સમૂહ છે હવે એવું લખ્યું છે કે ગણનારાઓમાં હું કાલ છું અને અહિયાં પાછું એવું આવ્યું છે પ્રવાહરૂપ અક્ષરકાલ પણ હું જ છું એટલે અહીંયા જ્યાં સુધી સૃષ્ટિ હોય અને આપણે કાળની ગણતરી કરતા હોય એ કાળ લેવાનો આગળના શ્લોકમાં એવી રીતે લેવાનું અને અક્ષયકાલ એટલે જે સૃષ્ટિ આખી સમેટાઈ જાય અને છતાં પણ જે સમય નીકળ્યા કરે તે અક્ષયકાલ એવી રીતે લેવાય એટલે બીજા બધાનું ક્ષરણ થાય એક જે ક્ષરણ થઈ રહ્યું છે એ કાલથી જ મપાય છે હા એ ગણના રૂપકાળ જે કંઈ પણ છે એ બધું કાલની અંદર છે એટલે એને અક્ષય કયો છે છે તો બંને એક એક જ કાળની વાર ગણનારાઓને કાલને આ અક્ષય કાળ નહીં એમ ભગવાન જે ભગવાનની ચેષ્ટા જેના કારણે કાલમાં આ બધી વસ્તુ સૃષ્ટિ છે પ્રગટ થાય છે પ્રતિસ્થિતિ લય વગેરે થાય છે એક ઉપયોગી જે કાલ છે સંવત્સર પરિવત્સર વિરાવત્સર વગેરે આકાર તો એ છે કે મુખ્ય પ્રધાન વર્ણ છે અવકાશ વર્ણમાલાનો આરંભ છે અહીંયા એટલે કે ઓમ ગઈ જવું છે તો એનું કાદાન્ય છે ને ભગવાનની એ રીતે મહિમા એવી રીતે વેદમાં પણ એને જેટલી પણ વાણી છે એનું મૂળ માનવામાં બીજા બધા છે એના વિકારો છે એ દ્રષ્ટિથી ભગવાન જેમાં પણ પેલું એ જ છે અરબી ની અંદર પણ અલીફ પેલો અજ એ તો અહીંયા રાખીએ આ શબ્દ